ટીકા જે છે ને એમાં છેલ્લું એવું લખ્યું છે परंतु तीसरी आज्ञा करी है और दो आज्ञा को उल्लंघन भयो तासु फल में विलंब होएगो ऐसो ताप होए है तासु प्रभु ने ये अपनो सेवक है ऐसे मान्यो है तासु पश्चाताप करनो યોગ્ય નાહી હૈ તો અહીંયા જે ત્રીજી આજ્ઞા કરી તે વખતે બે આજ્ઞા થઈ ગઈ હતી અને એનો વિલંબ તો થઈ જ ગયો હતો તો હવે પાછું એવું કેમ લખ્યું છે કે તાસુ ફલ મેં વિલંબ હોય ગો અને એનો તાપ થશે હા એ આગળના સ્ટેટમેન્ટ સાથે કન્ટિન્યુએશનમાં એ વાત છે કે આગળની બંને આજ્ઞાઓનું ઉલ્લંઘન થયું છે એટલે મારાથી અપરાધ થયું છે એવું સંભવ છે મતલબ ઠાકોરજીને નથી ગમ્યું કે બે આજ્ઞાઓનું ઉલ્લંઘન એમણે કર્યું એટલે અપરાધ માન્યું છે તો પણ ઠાકોરજી ત્રીજી આજ્ઞા કરી એનો મતલબ એ છે કે પહેલાની બંને આજ્ઞાઓ સિદ્ધ થઈ છે એવું માનીને પશ્ચાતાપ કરવું યોગ્ય નથી કેમ કે ઠાકોરજીએ જો જીવને પોતાનો જાણ્યો છે તો જ ત્રીજી વખત આજ્ઞા કરી છે જો અપરાધ થઈને ઠાકોરજી ગુસ્સે થયા હોત તો ત્રીજી વખત આજ્ઞા ન કરી હોત અચ્છા એટલે જે તાસુ ફલ મેં વિલંબ હોય ગયો એટલે જે થઈ ગયો છે વિલંબ એના માટે લખ્યું છે એના માટે એના માટે અને એનો તાપ છે હા એનો તાપ મતલબ બે આજ્ઞાઓ જો આગળ પહેલી જ આજ્ઞા પાડી લીધી હોત તો ઠાકોરજીની લોકમાં અત્યારે હોત એમ પણ એવું ન કરીને ને ન પધાર્યા મહાપ્રભુજી તો ઠાકોરજી એનું એ ફલમાં વિલંબ કર્યું છે એવું સમજીને ને પશ્ચાતાપ ન કરવું જોઈએ અચ્છા અને બીજું એ હતું કે જે આપણે આઠમા શ્લોકની ઉત્થાનિકા છે ને એમાં એવું લખ્યું છે કે ભગવાન કો અંગીકાર નિત્ય હૈ તાસુ યદ્યપિ ફલ દેંગે તથાપિ પ્રથમ ફલ દિયો હતો તૈસે દેંગે કિવા નહીં દેંગે એટલે પ્રથમ ફલ એટલે જે આજ્ઞા સાનુભાવ જે બતાવ્યો હતો બે આજ્ઞાનું ઉલ્લંઘન કરતા પહેલા તે ફલ હશે ને હા એ તો એને પછી અહીંયા આ દૈહિક કે આપણે દેહનો વિનિયોગ કરવો જોઈએ એની સાથે એને કેવી રીતે જોડ્યું કે એ શંકાનું સમાધાન દેહના વિનિયોગથી કેવી રીતે કરવાનું એટલે અહીંયા એ વાત ને કીધી છે કે ઠાકોરજી ગુસ્સે થઈ જાય તો શું પેલા જેવું જ ફળ મને હવે આપશે કે નહીં આપે ત્રીજી આજ્ઞા પછી કે ઠાકોરજી ચલો પેલા વિચાર્યું હોય કે આવું ભક્તને આ ફળ હું આપીશ પણ હવે આવું બે વખતનો અપરાધથી ઠાકોરજી ગુસ્સે થઈને એવું ફળ ન આપે તો એવું પોસિબલ છે એમ કદાચ પેલા જેવું ફળ આપશે કે નહીં આપે એવી શંકા હતી તો મહાપ્રભુજી એનો અહીંયા આન્સર એવું આપ્યું કે પત્ની હોય હવે એના પતિના ઘરે ન મોકલે એના પિતા તો બહુ સમય સુધી ન મોકલે તો એનો પતિ એના પર ક્રોધિત થાય હમ એટલે વિલંબ ના કરવો જોઈએ પણ હવે થઈ ગયું છે ને વિલંબ કરવાથી ઠાકોરજી પ્રસન્ન થતા નથી અચ્છા ના પણ ને સમજ નહીં પડે કે કેવી રીતે બે જોડાયા અને એની સંદેહની નિવૃત્તિ કેવી રીતે કરીએ હા એ હું કહી રહી છું એટલે અહીંયા મહાપ્રભુજી એ વાતને સમજાવી છે કે જો મહાપ્રભુજી કદાચ આ મતલબ બે આજ્ઞાઓ નું પાલન ન કર્યું એ ઠાકોરજી ગમ્યું નથી અહિયાં પણ હવે જો ત્રીજી વખત ની પણ ઠાકોરજી આજ્ઞા કરી છે એનો મતલબ એ કે બે વખતની આજ્ઞાઓનું મહાપ્રભુજીએ જે ઉલ્લંઘન કર્યું એ ઠાકોરજીની જ ઈચ્છા હતી કે આ સમય સુધી આ ભક્ત મારા સુધી ન આવે અને આ સમય પછી જ ઠાકોર મહાપ્રભુજી જે છે વૈકુંઠમાં પધારે ભલે બંને આજ્ઞાઓ કરી હોય એનું કારણ બીજું હોઈ શકે તો એટલે ફલમાં વિલંબ જે કર્યું છે ઠાકોરજી પોતાની ઈચ્છાથી કર્યું છે એવું સમજવું જોઈએ એટલે એનું દુઃખ ન કરીને હવે ઠાકોરજીએ જે આજ્ઞા કરી ત્રીજી વખતની એનું પાલન શ્રી મહાપ્રભુજી અહીંયા કરી રહ્યા છે દેહના વિનિયોગ સાથે અને સંબંધ એ છે કે પત્ની છે એ વિલંબ કરે પતિના ઘરે આવવામાં તો પતિ એનાથી ક્રોધિત થઈ શકે કે થાય જ પણ અહીંયા વિલંબ જે થયું છે એ ઠાકુરજીએ મહાપ્રભુજીએ પોતે ઉલ્લંઘન કર્યું છે એવું ન સમજીને ઠાકુરજીને જ લેટ ફલ આપવું હતું એવું સમજીને ને એનો પશ્ચાતાપ ન કરવાની ના પાડી છે એટલે ભક્ત તો વિલંબ નથી થયું ઠાકુરજીની ઈચ્છાથી થયું છે એમ અચ્છા અને બીજું એવું કહેતી હતી કે આ નવરત્ન ગ્રંથ આપણે જે આગળ કર્યો તેમાં તો ચિંતાના નિરાકરણના બધા ઉપાયો કયા અને એ બધી નિરાકરણ થઈ જાય પછી સેવા આધિદૈવિક થઈ જાય છે તો આજે અંતકરણમાં જે ઠાકોરજીની આજ્ઞા જે મહાપ્રભુજીને ગોચર થાય છે એવી રીતે એ મહાપ્રભુજી એમ કહે છે કે ભક્તોને પણ એવી રીતે આધિદૈવિક સેવા થઈ જશે તો એવી આજ્ઞા ગોચર થશે અંતકરણમાં એટલે અહીંયા તો મહાપ્રભુજી મેં જે વાતને કીધી ત્યાંની આની જ્યારે આપણે ગ્રંથ સ્ટાર્ટ કર્યો ત્યારે કે આ ગ્રંથની અંદર મહાપ્રભુજી જે આજ્ઞાઓ કરી છે કે જે જે ચિંતાઓનું નિરાકરણ મહાપ્રભુજીએ કર્યું છે એ નવરત્નના કન્ટિન્યુએશનમાં સમજવું જોઈએ કે કેટલીક ચિંતાઓનું નિરાકરણ ત્યાં ન કર્યું એના કન્ટિન્યુએશનમાં મહાપ્રભુજી એ ચિંતાઓનું નિરાકરણ અહીંયા કરી રહ્યા છે અચ્છા એટલે કદાચ એટલે આમાં જે અંતકરણ અંતઃકરણને કહ્યું છે તો અંતઃકરણમાં એમને આજ્ઞા ગોચર થઈ છે એવી રીતે ભક્તોને પણ થશે માનીને કરે છે નહીં એમ નહીં અહીંયા જે વાત મહાપ્રભુ જે પોતાનું એક્ઝામ્પલ આપ્યું છે એના માટે આપ્યું છે કે જે મહાપ્રભુજી થી અપરાધ થયું એને એની ફિલિંગ મહાપ્રભુજીને થઈ કે ઠાકોરજીને આ નહીં ગમ્યું હોય મેં ઠાકોરજીની બે બે આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું બંને આજ્ઞાઓને પાડી નહીં તો એ ચિંતા જે મહાપ્રભુજીને થઈ છે એના વિષયમાં અહીંયા મહાપ્રભુજી કહે છે કે મારાથી આટલું મોટું અપરાધ થયું ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું મેં તો પણ ઠાકોરજીએ મને મારો ત્યાગ ન કર્યો કે પોતાનાથી અલગ મને ન સમજ્યું એટલે ભક્તથી પણ ક્યારે જો આવું થઈ જાય તો એને ચિંતા ન કરવી ઠાકોરજી દયાલુ છે એમ એટલે આ વાતને સમજાવવા માટે મહાપ્રભુજી અહીંયા પોતાના એક્ઝામ્પલથી સમજાવ્યું છે કે જેવી રીતે મારી સાથે થયું એમ હા હા કે જે અંગીકૃત જીવ હોય એનો ત્યાગ ઠાકોરજી ન કરે એ જીવનું બધું જ નિર્વાણ ઠાકોરજી કરતા હોય એટલે એમ સમજીને અત્યધિક પશ્ચાતાપ ન કરીને પ્રભુથી માફી માંગીને એના ઠાકોરજીની ઈચ્છા સમજીને આગળ વધવું જોઈએ એમ એટલે એના માટે મહાપ્રભુજી અહીંયા પોતાનું લાઈવ એક્ઝામ્પલ આપ્યું છે કે જેવું મારી સાથે થયું એમ હા હા હા જય જય નવમો શ્લોક પણ મને જ કરવાનો છે જો કોઈ પ્રશ્નો ના હોય તો હા બોલો રાજા રજાબેન પ્રણામ કલ્પેશ બોલું છું હા કલ્પેશ એ આમાં એક તો ગંગા ગંગાસાગરમાં દેહ પરિત્યાગ પેલી આજ્ઞા થઈ ગઈ બરાબર છે હવે દેહ પરિત્યાગની આજ્ઞા થઈ પછી બીજી આજ્ઞા દેશ પરિત્યાગની આપવાની જરૂર શું કારણ કે દેહ પરિત્યાગ થાય એટલે ઓટોમેટિક દેશ પરિત્યાગ તો થઈ જાય ને એટલે એમાં જરા ગૂંચવાડો થાય છે એટલે પહેલી વખતની જે આજ્ઞા જે છે એ મહાપ્રભુજીને ઠાકોરજી એવી ક્લેરિફિકેશન ન આપી કે તમારે કેવા ઉપાય દ્વારા તમે દેહનો ત્યાગ કરો કેમ કે આપણે જેમ મનુષ્યનું જન્મ મૃત્યુ થાય એવું તો કંઈ મહાપુરુષોનું થતું ન હોય તો અહીંયા ઠાકોરજીએ જે આજ્ઞા કરી એ હવે એનું પાલન થાય કેવી રીતે મતલબ આપણી જેમ જેમ મૃત્યુ થઈ જાય એવું તો કોઈ મહાપ્રભુજી સાથે થઈ ન શકે મહાપ્રભુજી બીજા એવા કોઈ ઉપાય સ્વતઃ મૃત્યુ ના કરી ના શકે તો કેવી રીતે આનું કરવું શાસ્ત્રીય રીતે આને કેવી રીતે ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું એ પોસિબલ ન થયું પછી મધુવનમાં જયારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે ઠાકોરજી એવી આજ્ઞા કરી કે હવે તમે આ સ્થાન છોડીને જાઓ અહીંયા તમે ન રહ્યો મધુવનમાં ન રહ્યો તો ત્યારે મહાપ્રભુજી ત્યાં એકાંત સ્થળમાં એટલા માટે પધાર્યા હતા કે સુબોધનીનું કાર્ય મહાપ્રભુજી ત્યાં સારી રીતે કરી શકે પણ ઠાકોરજીએ કીધું કે તમારે અહીંયા નથી રહેવાનું આ દેશનો ત્યાગ કરો તો ત્યારે એ સંકેત હતું મહાપ્રભુજીને એના માટે કે હવે આ કાર્યને અધૂરું છોડી દો આ કાર્યને આગળ ન વધારો અને તમે ગોલોક પધારો એ એ સંકેતના અર્થમાં મહા ઠાકોરજીએ ત્યાં દેશ પરિત્યાગની આજ્ઞા આપી હતી પછી ત્રીજી વખત જયારે આજ્ઞા કરી તો ત્યારે તો એવા ચોખ્ખી હતી કે સંન્યાસ દ્વારા કરો તો એ શાસ્ત્રીય ઉપાય થી શરીર નો ત્યાગ કરીને અને પછી મહાપ્રભુજી પધાર્યા ધર્માચાર્ય છે તેમનો એ ત્યાગ નો કે દેહ ત્યાગ નો ઉપાય પણ એવું હોવું જોઈએ કે જે શાસ્ત્ર સંમત હોય એટલે મહાપ્રભુજી પોતે પણ કન્ફ્યુઝ હતા કે આજ્ઞાનું પાલન થાય કેવી રીતે કેમ આપણી જેમ તો કઈ થતું ના હોય ત્યાં સારું બીજો સવાલ એ છે કે આમાં જે ઉદાહરણ આપ્યું છે ને પુત્રીનું કે પુત્રી ઉંમર લગ થાય એટલે એના પતિને ત્યાં મોકલી દેવી જોઈએ છે જેથી તેના પર તેનો પતિ પ્રસન્ન રહે હવે એનું ઉદાહરણ મહાપ્રભુજી એમના દેહ જોડે ઉપર સ્નેહ દેહ ઉપર સ્નેહ કરવાના એના પર આપેલું છે પણ એવું તો કંઈ બની ના શકે કારણ કે મહાપ્રભુજીને ભૂતલ પર ઠાકોરજી જ મૂક્યા હતા કે આપણે ભાગવતજીનું લોકોને જ્ઞાન કરાવવા માટે પણ એ તો ભગવત ભગવત કાર્ય જ હતું એ તે ત્યાં ભગવાનની સેવાનું જ કાર્ય હતું તો પછી કેમ આમ આ ઉદાહરણ બતાવ્યું છે એમાં આ ઉદાહરણ અહીંયા મહાપ્રભુજી એટલા માટે આપી રહ્યા છે કેમ કે ઠાકોરજીની એક વખતની આજ્ઞા પછી પણ મહાપ્રભુજી ત્યાં ન પધાર્યા ગોલોકમાં હવે એ જે પણ રીઝન હોય ભાગવતજીના કાર્યથી જ ન પધાર્યા એ તો દેખીતી વાત છે આપણને ખબર જ છે કે ઠાકોરજીની પહેલી આજ્ઞા સાથે જ ઠાકોરજીની બીજી આજ્ઞા અહીંયા ક્લાસ થતી હતી તો મહાપ્રભુજીને ન સમજાયું કે હવે ત્યાં ભાગવતજીને કમ્પ્લીટ કરવાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એમણે કે ઠાકોરજીની જે આજ્ઞા થઈ એનું પાલન કરવું જોઈએ પણ દેહથી સ્નેહનું મતલબ અહીંયા એટલે જ ટીકામાં ક્લિયર કર્યું છે કે એટલે પોતાના દેહમાં સ્નેહ રાખીને પ્રભુનું કાર્ય કરવામાં દેહને ક્લેશ થશે એવું જાણીને પ્રભુને કાર્યમાં દેહનો વિનિયોગ ન કરે તો પ્રભુ અપ્રસન્ન થાય એટલે હવે અહીંયા બીજી વખતમાં ઠાકોરજીએ ભાગવતનું અર્થ પ્રકટ કરવાની જે આજ્ઞા આપી હતી એને સેવા ન સમજીને અત્યારે ઠાકોરજીની જે ઈચ્છા છે કે તમે ગોલોકમાં પધારો પાછા એને ઠાકોરજીની સેવા સમજવી જોઈએ હવે ત્યાં મહાપ્રભુજીનો દેહથી ને એટલા માટે હતું કે મને જો આ દેહ છે ને હું પૃથ્વી ઉપર છું તો ભાગવતજીનો ગોઢાર પ્રકટ થઈ શકે નહીં તો ન થઈ શકે એટલે એ સ્નેહ પકડીને ને મહાપ્રભુજી પૃથ્વી ઉપર બિરાજ્યા એ ભાગવતજીનું કાર્ય પૂરું કરવા માટે પણ ત્યાં ઠાકોરજીની હવે પહેલી ઈચ્છા ન હોય ને ઠાકોરજીનું સુખ એમાં હતું કે મહાપ્રભુજી કાર્યને એટલું છોડીને પાછા ગોલોકમાં પધારે પણ એનું પાલન મહાપ્રભુજીએ ન કર્યું એટલે મહાપ્રભુજી અહીંયા આજ્ઞા આપી રહ્યા છે કે પોતાના દેહથી પ્રેમ ન રાખીને કોઈ પણ પ્રયોજન હોય ઠાકોરજીની એવી અહીંયા ઈચ્છા થઈ તો એ જ એ ઈચ્છા પ્રમાણે જ થવું જોઈએ પહેલા ભલે જે આજ્ઞા કરી હોય એ એ વાત અહીંયા સમજાવી છે એટલે દેહથી પ્રેમ બીજું પ્રયોજન નથી એનું દેહથી પ્રેમ એ જ અર્થમાં કે આ દેહ હશે તો સાધન થશે પણ હવે ઠાકોરજી નથી ઈચ્છી રહ્યા કે તમે સાધન કરો તો એને છોડી દેવું જોઈએ એમ બીજું કઈ પૂછવું છે કોઈ કોઈના વિષયમાં હા તો કરો આગળનો શ્લોક હા જી જી બેલા બોલી હા બેલા કરો હા यद्यपि भगवान की आज्ञा में हट करनो योग्य ना ही है तथापि श्री भागवत को अर्थ प्रकट करीवे को भगवान को अभिप्राय है ભગવાનની આજ્ઞાની સામે હટ કરવું યોગ્ય નથી છતાં પણ શ્રી ભાગવતજીનો અર્થને પ્રગટ કરવાનો ભગવાનનો અભિપ્રાય છે તા પ્રમાણ અર્થ પ્રગટ કરી વેતે લોક में बड़ाई હોય सामे કદાચિત થોડી બહોત ફલ દૈવે મે વિલંબ કી ઈચ્છા સંભવે હે અને આ પ્રમાણે અર્થ શ્રી ભાગવતજીનો અર્થ પ્રગટ કરવામાં લોકમાં આપણી ઉત્તમતા અથવા બડાઈ થાય અને એમાં કદાચ થોડું ઘણું ફલ દેવામાં વિલંબની ઈચ્છા સંભવે છે અહીંયા જે ફલ દેવામાં એટલે નિત્ય નિત્ય લીલામાં એમને સાથે બિરાજવામાં એવી રીતે ફલ દેવામાં એ હા क्यों जो श्री भागवत को अर्थ प्रकट करे तामे प्रभु के पास पधारीवे में વિલંબ હોય કેમ કે જો શ્રી ભાગવતજીનો અર્થ પ્રગટ કરવા તે ભૂતલ ઉપર બિરાજે મહાપ્રભુજી તો પ્રભુની પાસે જવામાં પધારવામાં તેમને વિલંબ થાય तासु श्री भागवत को अर्थ प्रकट करीवे करीवे को प्रभुन को अभिप्राय है तापेसु विलंब इच्छा को संभव है ऐसी शंका को निराकरण करत है મને આમાં જે જે આ શંકા સમજ નથી આવી કે એ શું કહે છે तासु श्री भागवत को अर्थ प्रकट करी को प्रभु को अभिप्राय है कि ठाकुर जी नो एवी इच्छा थी कि भागवत जी नो अर्थ શું વિલંબ ઈચ્છા કો સંભવ હૈ એ કરે તો વિલંબ થઈ શકે છે એવી શંકા છે થવાનું જ છે એમ હવે મહાપ્રભુજી જો ભાગવતજીનું પૂરું અર્થ અર્થને પ્રકટ કરવા માટે અહીંયા પૃથ્વી પર બિરાજતા તો તો કેટલું લેટ થઈ જતું મહાપ્રભુજીને મતલબ એ જુઓ કે જીવનકાળની અંદર મહાપ્રભુ જે ચતુર્થ સ્કંદ સુધીનું કરી શકે અને દશમ સ્કંદની સુબોધની કરી એનાથી આગળ તો મહાપ્રભુ જ કરી નથી શકે આખું ભાગવતનું અર્થ પ્રકટ કરતા તો ક્યારે પધારતા ગોલોકમાં ઠાકોરજીની પાસે તો અહીંયા એ વાતને કીધી છે કે કેમ કે જો ભાગવતજી નો અર્થ પ્રકટ કરે તામે પ્રભુ કે પાસ પધારીમાં વિલંબ હોય તાસુ શ્રી ભાગવત કો પ્રકટ કરવે કો પ્રભુન કો અભિપ્રાય હે તાપે શું વિલંબ ઈચ્છા કો સંભવ હે એટલે કે ઠાકોરજીની જે પેલા એવી ઈચ્છા થઈ હતી કે ભાગવતજી નો અર્થ મહાપ્રભુજી સંપૂર્ણ પ્રકટ કરે તો ત્યાં એવું સમજવું જોઈએ કે ઠાકુરજી ભાગવતજી નો આખો અર્થ પ્રકટ થાય પછી જ મહાપ્રભુજીને ફલદાન કરવા ઈચ્છે છે એટલે ભાગવતજી પ્રકટ કરવા પાછળ જ વિલંબ કરવાની ઈચ્છા ઠાકોરજીની છે એવું લાગ્યું મને નહીં સમજ પડી તાપે શું વિલંબ એટલે ભાગવતજીને પ્રગટ ન કરવાની ઈચ્છા પછી એમને થઈ ઠાકોરજીને હલો એ જ કહું છું કે ત્યાં એવું અર્થ નથી એટલે ઠાકોરજી જે પેલા ઈચ્છા કરી કે આ ભાગવતજી નું ગોઢાળ પ્રકટ કર્યા પછી મહાપ્રભુજી પધારે તો એનું મતલબ એ છે કે ઠાકોરજી એવું જ ઈચ્છતા હતા કે મહાપ્રભુજી ને લેટ ફલ મળે કે લેટ ગોલોકમાં પાછા પધારે એમ હા હા અને એવી શંકા કરે એવી શંકા છે હા એવી અચ્છા લોકવત ચેત સ્થિર સ્થિતિર મે સયાત કિમ સ્યાદ ઇતિ વિચાર્ય અશક્ય હરિરેવા અસ્તિ મોહ મોહમ मागाह कथंचन हे अंतकरण अन्य लोक की तरह मेरी हूँ यदि लौकिक उत्कर्ष आदि के लिए लोक में स्थिति होय तो कहा होय ये તું હી વિચાર કર મહાપ્રભુજી પોતાના અંતકરણને કહી રહ્યા છે કે હે અંતકરણ જો અન્ય લોકોની લોકમાં જે અન્ય બિરાજ લોકો રહે છે એના જેવી જો મારી લૌકિક ઉત્કર્ષ એટલે આ ભાગવતજી કરી ભાગવતજીનો સંપૂર્ણ ગુઢાર્થ પ્રકાશિત કરીને જે લૌકિક ઉત્કર્ષ કરવાના છે એવું જ મેં લોકમાં કર્યું હોત તો મારી શું સ્થિતિ થાત તે તું વિચાર કર अर्थात लौकिक उत्कर्ष के लिए प्रभु की अप्रसन्नता करनी योग्य नाही है એટલે કે ભાગવતજી પ્રગટ કરીને જે લૌકિક ઉત્કર્ષ કરવાનો છે એની સામે પ્રભુની અપ્રસન્નતા છે તો એ પ્રભુની અપ્રસન્નતા કરવી યોગ્ય નથી અશક્ય કાર્ય में श्री हरि ही पुरुषार्थ सिद्ध करवे वाले हैं तासु कोई तरह की चिंता को प्राप्त मत हो અશક્ય કાર્ય એટલે હવે જ્યારે આ જે એમનાથી થઈ નથી શકતા બધા જ સ્કંધના એટલે તે અશક્ય કાર્ય લાગે છે એટલે કે શ્રી હરિહી હરિ હરિહિ એટલા માટે લખ્યું છે કે એ દુઃખ હરવાવાળા છે અને પાપ હરવાવાળા છે તો કે શ્રી હરિહી જ પુરુષાર્થ સિદ્ધ કરશે કે એમની જે ઈચ્છા હશે તે જ તે કરશે તાસુ કોઈ તરહ કી ચિંતા કો પ્રાપ્ત મત હો એટલે ભાગવતના ગુઢાર્થ માટે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી ટીકા લોકવત મેરી સ્થિતિ યદિ હોય તો કહા ફલ હોય લોકમાં જેવી બીજા બધાની સ્થિતિ હોય એવી જ મારી જો સ્થિતિ હોય તો શું ફળ હોય એ વિચાર કર સો વિચાર કર ઓર જહાં અશક્ય હોય ત્યાં પ્રભુ હરિ હી હૈ અને જ્યારે કોઈ કાર્ય અશક્ય થઈ ગયું હોય તો ત્યાં પ્રભુ હરિ છે હરિ એટલે દુઃખ હરતા છે અર્થાત ભક્તન કે દુઃખ તથા પાપ કુ હરવે વારે હૈ અર્થાત ભક્તના દુઃખ અને પાપને હરવા વાળા છે તાસુ કાહુ પ્રકાર સુ મોહ કુ પ્રાપ્ત મતી હો મત હો એટલે કોઈ પણ પ્રકારનું મોહથી એટલે ચિંતા ઉદ્વે કે કોઈ પણ પ્રકારનું દુઃખ દુઃખરૂપી મોહથી પ્રાપ્ત ન થાવ એટલે અહીંયા મહાપ્રભુજી કમ્પેરિઝન કરી રહ્યા છે કે જો મેં આ ભાગવતજીનો સંપૂર્ણ ગુઢાર્થ પ્રકાશિત કરી દીધો હોત તો લોકમાં મારું ઘણું લોકમાં નામ થઈ ગયું હોત પણ અહીંયા હવે એ અશક્ય થઈ ગયું છે અને પ્રભુ હરિ છે એટલે દુઃખ હરવા વાળા છે એટલે હવે એનું કોઈ પણ જાતની ચિંતા ન કરું इतने भगवान को अभिप्रेत श्री भागवत को अर्थ प्रकट करिवेते यद्यपि लोक में बड़ाई होए जैसे जैमिनी तथा व्यास आदिकन ने वेद सु अविरुद्ध मीमांसा करी तासु विनकी लोक में बड़ाई भई तैसे मैं हूँ वेदाधिकन सु अविरुद्ध ऐसो श्रीमद भागवत को अर्थ प्रकट करूं तामे जैमिनी तथा व्यासादिक वत मेरी हूँ बड़ाई होए અહીંયા એવું કહી રહ્યા છે કે જેમ ભગવાન ઠાકોરજીને અભિપ્રેત હતું કે શ્રી ભાગવતજીનો ગુઢાર્થ મહાપ્રભુજી પ્રગટ કરે અને સંપૂર્ણ જો એમણે પ્રગટ કર્યો હોત તો લોકમાં બડાઈ થાત જેવી રીતે જૈમિની તથા વ્યાસ વગેરે વેદનું વેદની અનુસાર મીમાંસા કરી અને લોકમાં એમના માટે એમની બડાઈ થઈ એવી રીતે એમને પણ જો શ્રીમદ ભાગવતનો અર્થ પ્રગટ કર્યો હોત મહાપ્રભુજીએ સંપૂર્ણ અર્થ તો જૈમિની અને વ્યાસાદિકની જેમ મારી પણ બળાઈ થઈ હોત પરંતુ ये તો લૌકિક બળાઈ હૈ કછુ સ્વમાર્ગીય અલૌકિક બળાઈ નહીં હૈ પછી તે અંતઃકરણને કહે છે કે આ તો લૌકિક બળાઈ છે કે લોકમાં ઉત્કર્ષ થશે લોકમાં મારું બળાઈ થશે નામ થશે પણ આ કંઈ સ્વમાર્ગીય અલૌકિક બળાઈ નથી ઓર સ્વમાર્ગીય ફલ કો વિચાર કરે तब तो मुक्ति आदि फल हूँ फलरूप ना ही माने जाए हैं तहा लौकिक फल तो गिनती हूँ में कहाँ આવે અને સ્વમાર્ગીય એટલે આપણે જે ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે અથવા પુષ્ટિમાર્ગીય ફલનો વિચાર કરીએ તો ત્યાં મુક્તિ અથવા મોક્ષને પણ આપણે ફલરૂપ નથી માનતા તો પછી લૌકિક ફલ એટલે લૌકિક ઉત્કર્ષ અથવા લોકમાં બળાઈ તો આપણા ગણતરીમાં જ ન આવે એવો વિચાર કર ऐसे विचार कर अथवा संसार में आसक्त लोग अपने अपने स्वभाव के अनुसार जैसे तत् तत् शास्त्रन को अनुसरत है तैसी मेरी स्थिति होती तब ऐसा पश्चाताप ना ही होतो तब कहा होतो નિશ્ચય હિ મેં લોકતુલ્ય હોતો સંસારમાં આસક્ત લોકો એટલે સંસારી લોકો પોતપોતાના સ્વભાવની અનુસાર જેમ કોઈ બી શાસ્ત્રને અનુસરે છે તેવી હું મારી સ્થિતિ હોત અને તો ત્યારે મને આવો પશ્ચાતાપ પણ ન હોત કે મેં ભગવદ ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે એવો પશ્ચાતાપ ન હોત તો શું થાત તો એ પણ લોકતુલ્ય એટલે હું પણ લોકોની જેમ એટલે હું અને લોકો બધા સરખા હોત પરંતુ લોક જૈસી મેરી સ્થિતિ નાહી ભઈ હૈ તાસુ મેરે ઉપર ભગવાન દયાલુ હૈ પરંતુ એવી પરિસ્થિતિ નથી કારણ કે ઠાકોરજી એમની ઉપર એમને ત્રીજી આજ્ઞા કરી છે એટલે એમ કે છે કે લોકના જેવી મારી સ્થિતિ નથી એસો વિચાર કર ઓર ભગવાન ને આજ્ઞા કરી હૈ તા પ્રમાણ હોઈ શકે નાહી એસે દીખતો હોય તો ભગવાન હરિ હૈ એટલે પૂર્વમાં જે એમને આજ્ઞા કરી હતી કે શ્રીમદ ભાગવતનો સંપૂર્ણ ગૂઢાર્થ પ્રગટ કરો તે આજ્ઞા પ્રમાણે નથી થઈ નહીં થઈ શકે એવું અશક્ય દેખાતું હોય તો ભગવાન જ હરિ છે ભગવાન જ દુઃખના હરતા છે ઇતને સ્મરણ કરવી વારે કે સબ પાપન કે હરતા હૈ આવું સ્મરણ કરી અને એમને આજ્ઞાનું ઉલ્લંઘન કર્યાનો અપરાધનો અથવા પાપ ભાવ એવું મનમાં થાય છે તો એ પાપના હર્તા છે સો અપને હું રક્ષક હૈ એસો વિચાર કર પરંતુ કાહુ રીતિ શું મોહકો મત પ્રાપ્ત હો એ ભગવાન જ આપણા રક્ષક છે અને એવો વિચાર કરીને કોઈ પણ રીતિથી આવું મોહને પ્રાપ્ત ન થાય કે કોઈ ચિંતાને પ્રાપ્ત ન થાય હા મતલબ અહીંયા એ વાત ખાસ કરીને કીધી છે કે અન્ય લોકની જેમ મારી પણ યદિ લૌકિક ઉત્કર્ષ આદિ માટે લોકમાં સ્થિતિ હોત તો શું થાય એ તું જ વિચાર કર અંતકરણને સંબોધીને આગળ કરે છે કે લોકની જેમ મારી સ્થિતિ હોય શું તો ત્યાં તમે વિચાર કરો કે એવું કેવી રીતે થાય તો કે છે કે અશક્યમાં શ્રી કૃષ્ણ જ છે એટલે કોઈ પણ રીતના મોહને પ્રાપ્ત ન થવું જોઈએ મતલબ અહીંયા એ વાત કીધી છે ખાસ કરીને કે લૌકિક ઉત્કર્ષ માટે ઠાકોરજીની પ્રસન્નતા અપ્રસન્ન કરવા યોગ્ય નથી એટલે મહાપ્રભુજી ક્વેશ્ચન એ રીતે ઉપાડ્યું છે કે ઠાકોરજીની આજ્ઞા થઈ હોય પછી તેવું જીદ કરવાની વાત જ ન હોય કે મને નથી આવવું કે મને ગોલોકમાં નથી આવવું પ્રભુની આજ્ઞા છે તો એ તો કરવાનું જ હોય તો પણ નથી કર્યું તો એનું ક્યાંક મનમાં એવી ચોરી તો નથી ને કે મને પ્રસિદ્ધિ જોઈએ છે કે આપણને ખબર ન હોય પણ મનમાં એવી વાત આવી ગઈ હોય તો મહાપ્રભુજી પોતાને જે રીતે ક્વેશ્ચન કરી રહ્યા છે કે ક્યાંક મનમાં આવું તો નથી ને મને પ્રતિષ્ઠા જોઈએ કે લોકમાં મારી બડાઈ થાય એવું મને જોઈએ તો અંતમાં પછી પોતે એનો જવાબ પણ એ રીતે આપી રહ્યા છે કે લોકની જે મારી સ્થિતિ અગર હોત તો શું ફલ થાત તો વિચાર કર તો કે છે કે જે અશક્ય એ છે કેમ કે પ્રભુ હરિ છે ભક્તોના દુઃખ અને પાપને હારવા વાળા છે એટલે કોઈ પણ રીતે આ લોક લોકલવ કે ગતિ તો એ ભક્તની નથી કરતા એટલે ભગવાનની જેવી ઈચ્છા હતી કે ભાગવતજીનું અર્થ પ્રકટ કરે અને યદ્યપી લોકમાં બડાઈ થાય જેવી રીતે જૈમિની વ્યાસ વગેરે વેદથી અવિરુદ્ધ મીમાંસા કરી મતલબ વેદનું અર્થ કર્યું એમણે તો લોકમાં એમની ઘણી પ્રશંસા થઈ તેવી રીતે જ મહાપ્રભુજી પણ થી વિરુદ્ધ એવું ભાગવતજીનો અર્થ પ્રકટ કરે તો જૈમિની વ્યાસ વગેરે ઋષિઓની જેમ મહાપ્રભુજીની પણ બળાઈ થાય પણ આ જે લૌકિક બળાઈ છે એ કઈ સમાર્ગીય અલૌકિક બળાઈ નથી મતલબ કઈ ઠાકોરજીની પ્રસન્નતા નથી નથી થતી અને સમાર્ગીય ફલનો જો વિચાર કરવામાં આવે કૃષ્ણની પ્રાપ્તિ જે એમને થવાની છે તો એનાથી વિશેષ તો મુક્તિ પણ નથી તો લૌકિકમાં કોઈની પ્રતિષ્ઠા થઈ જાય કે કોઈ એમની પ્રશંસા કરી દે એ તો ફલ કોઈ એને તુલ્ય આવે જ નહીં અને સંસારમાં આસક્ત લોકો પોતપોતાના સ્વભાવ પ્રમાણે તે તે નું અનુસરણ કરે છે એવી મારી સ્થિતિ હોતી તો આવો પશ્ચાતાપ ન થતો તો શું થતું તો મહાપ્રભુજી કહે છે કે નિશ્ચિત હું મેં હું લોકતુલ્ય હોતો અગર મતલબ જો મહાપ્રભુજીને આવી પ્રતિષ્ઠાની ભાવના હોત કે પોતાની બડાઈ થાય એવી ભાવના હોત તો મહાપ્રભુજી સામાન્ય લોકોની જેમ આપણી જેમ હોતા પરંતુ લોક જેવી મહાપ્રભુની સ્થિતિ થઈ નથી મતલબ ફલ એવો નથી મળ્યું ને કૃષ્ણ પ્રાપ્તિ થઈ છે ત્રીજી આજ્ઞા થયા પછી એટલે લોક તુલ્ય મહાપ્રભુજી નથી અને ભગવાન દયાલુ છે એવો વિચાર કરવું જોઈએ અને ભગવાને જે રીતે આજ્ઞા કરી છે એ પ્રમાણે થયું નહીં એવું દેખાય છે એટલે કે ભગવાને પહેલા એવી આજ્ઞા કરી કે સંપૂર્ણ ભાગવતના ગુઢાર્થને પ્રકટ કરો પણ એવું ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે થઈ ન શક્યું બે વખત તો પ્રભુએ આજ્ઞા કરીને રોક્યા મહાપ્રભુજી જીદ કરી કે પૂરું કરીને કારે આવીશ તો ત્રીજી વખતમાં માધવટ કાશ્મીરીની મૃત્યુ થઈ ગઈ એ મહાપ્રભુજી બોલતા અને લખતા તો ત્યાં મહાપ્રભુજી એ સમજ્યું કે આનો સંકેત જ એ છે કે ઠાકોરજી ઈચ્છે છે કે આનાથી વધારે ભાગવતજીનો અર્થ પ્રકટ ન થાય એટલે કાર્ય અશક્ય દેખાયું તો મહાપ્રભુજીને ન ગમ્યું કે કેમ માને જે પ્રભુએ આપી તે ટાસ્ક કે મહાપ્રભુજીને ઠાકોરજીએ જે પ્રયોજનથી પૃથ્વી પર મોકલ્યા હતા એ કાર્ય કેમ પૂરું ન થયું તો મહાપ્રભુજીને એમ કે છે કે એવું દુઃખ થાય મનમાં પણ ભગવાન હરી છે સ્મરણ કરવા વાળાના જ બધા પાપોને હરી લે છે એટલે આપણા પણ રક્ષક છે એટલે આવું વિચાર કરવો જોઈએ કોઈ પણ રીતેથી મોહને પ્રાપ્ત ન થવું મોહને પ્રાપ્ત ન થવુંનો મતલબ એ કે એવી જાતના કન્ફ્યુઝન્સ મનમાં ન લાવવા કે ક્યાંક મારા માટે ઠાકોરજીની બીજી ઈચ્છા તો નથી ક્યાંક લૌકિક જીવની જેવી ગતિ તો મારી નહીં કરે આવા બધા ખોટા વિચારો પોતાના મનમાં ન લાવવા જોઈએ અહીંયા જે ચિંતા ન કરવીના બદલે મોહ શબ્દ કેમ પ્રયોગ કર્યો હશે મોહો એટલે કેમ કે આ કન્ફ્યુઝન છે એટલે ચિંતા નથી મહાપ્રભુજી પોતાને જ ક્વેશ્ચન કરે છે કે ક્યાંક છુપાયેલી રીતે મનમાં આવું તો કોઈ ચોર નથી ને એમ એટલે મેં એ જ વાતને કીધી કે મહાપ્રભુજીને પોતાના ઉપર જ ક્વેશ્ચન થાય છે કે ઠાકોરજીની આજ્ઞા થયા પછી કોઈ પણ જાતની જીદ કરવાનું તો કોઈ પ્રયોજન છે જ નહીં તો મહાપ્રભુજીથી આવું કેવી રીતે થઈ ગયું તો મહાપ્રભુજી કે છે કે ક્યાંક મનમાં એવું તો ચોર નથી ને ભાગવતજી કે ઠાકોરજીની આજ્ઞાના પાલનના નામ ઉપર મારાથી ક્યાંક આવી તો મનમાં ઈચ્છા નથી ચાલતી ને કે મારાથી મારી પ્રતિષ્ઠા થઈ જાય કે લોકમાં લોકો મને માનવા લાગી જાય એવું કઈ થઈ જાય એવી તો ક્યાંક મનમાં ને મનમાં ક્યાંક તો ઈચ્છા નથી ને એવું મહાપ્રભુજી પોતાને પૂછી રહ્યા છે હા બીજું કઈ પૂછવું છે કોઈને આમાં ઠીક છે કરો આગળનો શ્લોક તો પછી જયજી દનવટ પ્રણામ બરોડાથી મનીષા બોલું છું હા મનીષાબેન દસમો શ્લોક કરું છું હા કરો હા તો મહાપ્રભુજીના અંતકરણમાં જે બધા વિચાર આવ્યા એ પછી ઉપસંહાર કરે છે હા ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય વલ્લભ્યસ્ય હિતમ વચઃ ચિત્તમ પ્રતિ યદા કર્ણ ભક્તો નિશ્ચિંતામ રજેત भावार्थ श्री हरि के दास श्री वल्लभाचार्य के अंतकरण के प्रति ये हितकारी यथार्थ वचन है जाकू अच्छी तरह सुन के ભક્તજન ચિંતા રહિત હોઈ જાય છે એટલે કે શ્રી હરિના જે દાસ વલ્ભાચાર્યજી છે અંતકરણ ને અંતકરણ ને કહી અંતકરણ ને હિતકારી વચન છે જેને જે સારી રીતે સાંભળીને ભક્તજન ચિંતા રહિત થઈ જશે ટીકા ऐसे श्री कृष्ण के दास को सुख संपादन करवे वाले भगवान तथा भक्तजन के प्रिय ऐसे श्री वल्लभाचार्य जी के चित्त के प्रति वचन है जो सुनी के भक्त निश्चिंत पने को प्राप्त हो श्री कृष्ण दास સુખ સંપાદન કરવા વાળા ભગવાન તથા ભક્તને પ્રિય એવા શ્રીમદ વલ્ભાચાર્યજીના ચિત્તના પ્રતિ વચન છે તે સાંભળીને ભક્ત નિશ્ચિંતપણો પ્રાપ્ત કરે છે થશે યા ગ્રંથ મેં ઇતનો સિદ્ધ ભયો જો આ ગ્રંથમાં એવું સિદ્ધ થયું કે श्री आचार्य जी महाप्रभु ने जैसे भगवान की आज्ञा को उल्लंघन कियो तैसे वैष्णवन को श्री आचार्य जी को दृष्टांत लेके भगवान की આજ્ઞા કો ઉલ્લંઘન નહીં કરનો એટલે આ ગ્રંથ પરથી એવું સિદ્ધ થાય છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ જેવી રીતે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું તેવી જ રીતે વૈષ્ણવે શ્રી આચાર્યજીના દ્રષ્ટાંતથી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહીં जीव स्वभाव सु ही दुष्ट है तथापि સમર્પણ શું ઉત્તમ હોય છે જીવ સ્વભાવથી તો દુષ્ટ જ છે પણ સમર્પણથી તે ઉત્તમ થાય છે સાચું ભગવાન કી કૃપા વિશેષ હોય તો હું અપની બડાઈ ન માનની તેથી ભગવાનની કૃપાથી કૃપા વિશેષ થાય તો પણ પોતાની મોટાઈ ન માનવી ભગવાન સત્ય સંકલ્પ હે તો કહા કરી કે ઈચ્છા કરત હે સો જાનવે મેં નહીં આવતે ભગવાન સત્ય સંકલ્પ છે તેમની કેવી ઈચ્છા છે તે જાણવામાં આવતી નથી તાસુ સર્વદા વિનકી આજ્ઞાહી આજ્ઞાહી મેં રહનો તેથી સર્વદા ભગવાનની આજ્ઞામાં રહેવું જો આજ્ઞા કો ઉલ્લંઘન હોય તો સ્વામી દ્રોહ રૂપ બડો અપરાધ હોય જો આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો સ્વામી દ્રોહ રૂપ મોટો अपराध થાય और मैं सेवक हो ता तो मेरे योग्य ही मेरी मेरे स्वामी करेंगे ऐसे विचार करी के सेवक को स्वामी की આજ્ઞા ही में રહેલો અને હું સેવક છું તેથી સ્વામી મારું જે કરશે તે યોગ્ય જ કરશે તેવું વિચારીને સેવકે સ્વામીની આજ્ઞામાં રહેવું શ્રી આચાર્યજીને અપની પ્રૌઢીસો દોઈ આજ્ञा को ઉલ્લંઘન કયો તામે પશ્ચાતાપ કહ્યો હે જે જે પ્રૌઢીસો એટલે પ્રૌઢીસો એટલે કે પોતાને મોટા સમજીને બુદ્ધિમાન સમજીને પોતાની બુદ્ધિથી બંને આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે શ્રી આચાર્ય આચાર્યજીએ પોતાની બુદ્ધિ થી બંને આજ્ઞા નું ઉલ્લંઘન કર્યો તેનો પશ્ચાતાપ કહે છે પોતે કર્યું કે આમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેથી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરવું નહી કરવું એટલે મહાપ્રભુ જોઈને આપણને પણ એમ થાય આપણે પણ પોતાની બુદ્ધિ લગાડીએ તો એમ વિચારીને ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ લૌકિક સ્વામી જૈસે અપરાધ કે કારણ સેવક કો ત્યાગ કરે કરે હે તૈસે ભગવાન સેવક કો નાહી છોડેંગે એટલે કે લૌકિક સ્વામી જો સેવકનો અપરાધ થાય તો તેનો ત્યાગ કરી દે છે પણ તેવી રીતે ભગવાન સેવકનો ત્યાગ કરતા નથી ભગવાન કો અંગીકાર નિત્ય હે તો સમર્પણાદિકંસુ સિદ્ધ ભયો તબ કૃતાર્થતા ही होएगी ભગવાન ભગવાને અંગીકાર નિત્ય ભગવાને અંગીકાર નિત્ય છે તે સમર્પણ વગેરેથી સિદ્ધ થાય છે અને કૃતાર્થ થવાય છે એવી ભાવના રાખીને તેમાં સંદેહ નહીં કરવો और प्रौढ़ पुत्री में स्नेह जैसे राखे है તૈસે દેહ મેં સ્નેહ નહીં રાખનો એટલે અહીં પ્રૌઢ પુત્રી એટલે યુવાન દીકરી સમજવાની હા આગળ જે ઉદાહરણ આપ્યું હતું ને કે દીકરી જે ઉંમર લાયક થઈ જાય તો પણ એના માતા પિતા એનામાં પ્રેમ કે સ્નેહ રાખીને એને પતિના ઘરે ન મોકલે તો એનો પતિ ક્લે મતલબ ક્રોધિત થાય અપ્રસન્ન થાય એવી રીતે જો કોઈ પિતા આપણે જીવ છે પોતાના શરીરમાં એટલું બધું મોહ રાખીને ઠાકોરજીની સેવામાં ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્ત ન થાય તો અપરાધ થાય એટલે કે યુવાન દીકરીમાં સ્નેહ રાખીને જો માતા પિતા ના સ્નેહ રાખે છે તેવી જ રીતે દેહમાં સ્નેહ નહીં રાખવો પ્રભુ કે વિનિયોગ મેં લાવનો પરંતુ એ દેહને ભગવાનના વિનિયોગમાં લાવવો क्या जो प्रौढ़ पुत्री वर के पास भेजवे योग्य હોય तथापि वाकु स्नेह करी के वाके वर के पास भेजे नहीं तो वर प्रसन्न હોય नहीं कैसे ही देह प्रभु की सेवा के योग्य है तथापि याकु श्रम होएगो ऐसे विचारी के देह के ऊपर स्नेह राखी के प्रभु की सेवा में राखे नहीं तो प्रभु प्रसन्न હોય नहीं એટલે કે અહીં એવું કે છે કે દેહને જો તમે સ્નેહ કરીને ભગવાનના વિનિયોગમાં નહીં લગાવો તો ભગવાન પ્રસન્ન નહીં થાય એવી એટલે એક્ઝામ્પલ આવ્યું છે કે જો દીકરીને ત્યાં ના મોકલો એના પતિ પાસે તો પતિ કેવો રીતે અપ્રસન્ન રહે એવી રીતે પ્રભુ દેહને પણ પ્રભુ સેવામાં ન લગાવીએ તો પ્રભુ પ્રસન્ન ન થાય હા तैसे ही अपनी सेवा के लिए प्रभु ने देह दियो है और प्रभु ने अंगीकार किए हो तथापि जो सेवा न करे तो दूसरे લોગ કી બરાબરી અપુન અપનકું હોય તેવી જ રીતે અપની એટલે અહીંયા પ્રભુની આવશે ને પ્રભુની સેવા એટલે કે એવી જ રીતે જેવી રીતે આપણે પુષ્ટિપુરાણ વેદમાં મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત એટલે આ જે શરીર છે કેવલ અને કેવલ ભગવાનની સેવા માટે જ ભગવાને આપ્યું છે તો એટલે એ સેવા માટે જ ઠાકોરજી આપણને જયારે શરીર આપ્યું છે ને ઠાકોરજી અંગીકાર કર્યું છે તો પણ જો આપણે સેવા ન કરીએ તો દૂસરે લોક કી બરાબરી આપણકુ હોય મતલબ બીજા પ્રવાહી જીવોના જેવા આપણે થઈ ગયા એમ એટલે એવી જ રીતે પોતાની પોતાના સેવા કે એટલે પોતાના દેહને પ્રભુમાં ન વાપરીએ અને પ્રભુ એટલે તેવી જ રીતે અપની સેવા કે લીએ એટલે ભગવાનની સેવા માટે પ્રભુ પ્રભુમાં દેહ પ્રભુએ દેહ આપ્યો છે અને પ્રભુ એ અંગીકાર કર્યો છે તેથી જો સેવા ન કરે તો બીજાની જેમ આપણો પણ દેહ થાય એવું જ આવે ને એટલે બીજા લોકની જેમ આપણને સમજવું એટલે દૈવી જીવ તમે છો તો તમારું કર્તવ્ય ઠાકોરજીની સેવા છે પણ દૈવી જીવ થઈને પણ એ કર્તવ્યનું પાલન જો આપણે ન કરીએ તો બીજા પ્રવાહી જીવો જેવું જ આપણી હાલત થઈ ગઈ આપણામાં કઈ વિશેષ ન રહ્યું દૈવી જીવત્વ ન રહ્યું એમ और सेवा में देह को विनियोग करवे में પ્રતિબંધ આવે અને સેવામાં દેહનો વિનિયોગ કરવામાં પ્રતિબંધ આવે આવે કો સંભવ હોય તો ભગવાન ही રક્ષા કરે હે એસી ભાવના રાખી રાખવી એટલે કે સેવામાં દેહનો વિનિયોગ કરવામાં જો પ્રતિબંધ આવે તો ભગવાન જ તેની રક્ષા કરશે એવી સંભાવના રાખીને ભાવના કરવી યા બીજા દૂસરો દૂસરો ઉપાય નહીં આ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી હા જે જે થયું બરાબર સમજાવી છે કે એવી રીતે શ્રી કૃષ્ણના દાસ નું સુખ સંપાદન ભગવાન એ સાંભળીને ભક્ત નિશ્ચિંતતાને પ્રાપ્ત થશે એટલે આ ગ્રંથમાં એટલી બધી વાતો સિદ્ધ થઈ પહેલું તો ઈ કે મહાપ્રભુજીએ જેવી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એવી રીતે વૈષ્ણવોએ મહાપ્રભુજીનું દ્રષ્ટાંત લઈને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું કે મહાપ્રભુજી પણ બે આજ્ઞા નથી પાડીને એવું સમજીને આપણે પણ એવી આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું બીજું એ કે જીવ સ્વભાવથી દુષ્ટ છે તો પણ સમર્પણથી આપણે ઉત્તમ થઈએ છીએ જે આ સમરી કરી રહ્યા છે આખા ગ્રંથની એમાં જે વાત આવી હતી ને કે આપણે સમર્પણ પહેલા ક્યાં એવા ઉત્તમ હતા કે આપણને પોતાના ઉપર ગર્વ થાય એવું આપણે કર્યું જ શું હતું જીવનમાં ઠાકોરજીની સેવામાં આવ્યા અને ઠાકોરજીના સેવક થયા એના પછી જ તો આપણી અંદર ઉત્તમતા આવી છે તો ઠાકોરજીને સમર્પણ કરવાથી જ જીવ ઉત્તમ થાય છે એટલે ભગવાનની કૃપા જો આપણા ઉપર વિશેષ હોય તો પણ અભિમાન ન કરવું જોઈએ કેમ કે જે છે ઠાકોરજીથી જ આપણામાં કોઈ પણ જાતનો યશ કે કોઈ પણ જાતની કીર્તિ છે ઠાકોરજી સિવાય આપણામાં કંઈ નથી જેવી રીતે વ્રજભક્તોને અભિમાન થઈ ગયું તો એવું અભિમાન આપણે ન કરવું જોઈએ ઠાકોરજીની વિશેષ કૃપા હોય તો પણ મતલબ પછી ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ ઠાકોરજીની આજ્ઞાને દાદ ન આપીએ એવું અભિમાન આપણને આવી જાય તો યોગ્ય નથી ત્રીજી વાત આ ગ્રંથમાં એ આવી કે ભગવાન સત્ય સંકલ્પ વાળા છે એ જે કરવા ઈચ્છે છે એ ઠાકોરજી કરીને રહે છે ને એ ઠાકોરજીની ઈચ્છાને આપણે બધા જાણી શકતા નથી એટલે હંમેશા ઠાકોરજીની આજ્ઞામાં જ રહેવું જો આજ્ઞાનું ઉલ્લંઘન થઈ જાય તો સ્વામી દ્રોહનો મોટો અપરાધ થાય પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન આપણાથી ક્યારે થવું ન જોઈએ એટલે ને હું સેવક છું એવી અને મારા સ્વામી મારા યોગ્ય છે અને મારી ઈચ્છા પ્રમાણે કે જીવના સારામાં જે હશે એ જ ઠાકોરજી કરશે એવું વિચાર કરીને ઠાકોરજીની આજ્ઞામાં જ રહેવું જોઈએ પોતાની બુદ્ધિ એમાં ન લડાવવી જોઈએ એમ ખાસ વાત આપણે પોતે નક્કી કરી લઈએ કે આ સારું છે આ ખરાબ છે એવું ન કરીને જેમ આપણા માતા પિતા આપણું હિત વિચારે એવી રીતે ઠાકોરજી આપણા સ્વામી છે આપણા હિતમાં જે હશે એ જ ઠાકોરજી વિચારશે એટલે પ્રભુની જેવી આજ્ઞા હોય જેવી ઈચ્છા હોય એમાં જ આપણે રહેવું જોઈએ એના પ્રમાણે જ આપણે કરવું જોઈએ પછી આગળ એ વાત આવી કે શ્રી મહાપ્રભુજીએ પોતાની પ્રૌઢીથી ઠાકોરજીની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું મતલબ મહાપ્રભુજીએ પોતે વાતને ડિસાઈડ કરી કે મારી કઈ આજ્ઞા પહેલાની આજ્ઞાનો ભાગવતજીનું ગુડાલ પ્રકટ કરવું જોઈએ કે દેહ દેશનો પરિત્યાગ કરવો જોઈએ તો ત્યાં મહાપ્રભુજીએ પોતે જ આ વાતને નક્કી કરી કે શું કરવું જોઈએ તો પોતાની રીતે એ વાતનો નિર્ણય કર્યો અને ઠાકોરજી અને તામે પશ્ચાતાપ કહ્યો એ એટલે કે ત્યારે પશ્ચાતાપ થયું પછી ને કે આવું મેં પોતે કેવી રીતે ડિસાઈડ કર્યું ઠાકોરજીની આજ્ઞાને જ કન્સિડર કરવી જોઈએ તાસો આપણને આજ્ઞા કો ઉલ્લંઘન કરવું નહીં એટલે ઠાકોરજીની આજ્ઞાનું એટલે ઉલ્લંઘન કરવું ન જોઈએ પછી છેલ્લી વાત અહીંયા આવી કે લૌકિક સ્વામી જેવી રીતે અપરાધના કારણે સેવકનો ત્યાગ કરી દે એવી રીતે ભગવાન સેવકનો ત્યાગ કરતા નથી કેમ કે ભગવાને જયારે મહાપ્રભુજીને હું વચન આપ્યું કે તમારા થ્રુ જે સેવક મારી પાસે આવશે એનો હું ક્યારે પણ ત્યાગ કરીશ નહીં તો ઠાકોરજી એનો અંગીકાર નિત્ય રાખે છે એટલે આપણાથી એવી ભૂલચૂક થઈ જાય તો પણ અતિશય ઉદ્વેગ કરવું કે ઠાકોરજી મને છોડી દેશે એવું વિચાર ના કરીને ક્ષમા ઠાકોરજીથી માંગી લેવી જોઈએ એટલે સમર્પણ આદિકથી જ બધું સિદ્ધ થયું છે એમાં જ કૃતાર્થતા થશે એવી ભાવના રાખવી જોઈએ એમાં સંદેહ ન કરવો એટલે ઠાકોરજી આપણો ત્યાગ તો નહીં જ કરે અપરાધ થાય તો એ ત્યાગના વિચારથી બહુ ઉદ્વિગ્ન આપણે ન થવું જોઈએ અને જેવી રીતે પ્રૌઢ પુત્રને સ્નેહ રાખીને અને પિતા એને પતિના ઘરે નથી મોકલતા એવી રીતે દેહમાં સ્નેહ રાખીને પ્રભુ સેવામાં પ્રભુ કાર્યમાં આપણે પ્રવૃત્ત ન થઈએ તો જેમ એનો પતિ અપ્રસન્ન થાય એવી રીતે ઠાકોરજી અપ્રસન્ન થાય એટલે એવું ના કરવું જોઈએ ઠાકોરજીની સેવા માટે જ આપણને ઠાકોરજી આ શરીર આપ્યું છે એટલે બધી જ ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુની સેવામાં જ થવું જોઈએ જેવી રીતે મેં હરિરાયજીના શિક્ષાપત્રનો હંમેશા ઉદાહરણ આપણો આપું છું કે હરિરાયજી એવી આજ્ઞા કરી કે જે જીવ તમારી આંખ નાક કાન કે તમારું શરીર પ્રભુની સેવામાં ન જાય તો એ તમારું શરીર જે છે એ કોઈ કામનું નથી તમારી ઇન્દ્રિયો કોઈ કામની નથી તો એ બધી તમે લંગડા છો લૂલા છો આંધળા છો એવું સમજવું જોઈએ જો ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુ સેવામાં ન થાય તો તો એ જ વાતને અહીંયા પણ કે આપણું શરીર આપણને ઠાકોરજીએ પોતાની સેવા માટે આપ્યું છે તો ઠાકોરજીની સેવામાં જ શરીરનો વિનિયોગ થવો જોઈએ નહીં તો આપણે પણ જેમ બીજા આસુરી જીવો છે એવી રીતે આપણે થઈ ગયા આપણામાં કઈ દૈવી જીવમાં કઈ વિશેષ ન રહ્યો અને સેવામાં દેહનો વિનિયોગ કરવામાં પ્રતિબંધ આવે તો ઠાકોરજી રક્ષક છે ઠાકોરજીની ઈચ્છાથી જ કદાચ આ જાતના પ્રતિબંધો આવ્યા હોય એવું સમજવું જોઈએ આના સિવાય બીજું કોઈ ઉપાય નથી એટલે ચિંતા નિવૃત્ત કરવાનું છેલ્લું ઉપાય એ કે ઠાકોરજીના મહાત્મ્યને સમજીને પ્રભુને પોતાના રક્ષક પ્રભુને પોતાનો સર્વસ્વ માનો તો જ આ ચિંતાનું નિવારણ થાય બાકી બીજી કોઈ રીતે ચિંતાનું નિવારણ શક્ય નથી એટલે આંતરિક ક્ષમતા જે છે કે આંતરિક જે ચિંતાનું નિવારણનો ઉપાય જે છે એ આ રીતે મહાપ્રભુ ગ્રંથમાં બતાડ્યું છે કઈ પૂછવું છે કોઈના વિષયમાં હેલો રાજા હા બોલો હા રાજા આમાં ભગવાનની આજ્ઞા આપણને થાય એવું કેવી રીતના સમજમાં આવે એવું તો કઈ આપણને કેવી રીતના ખ્યાલ આવે કે પ્રભુની આજ્ઞા થઈ છે એમ એટલે એને વિવેક દેરાશામાં આ પ્રભુ આગળના ગ્રંથમાં બતાવશે ત્યાં સુધી થોડું વેટ કરો જી રાજા હા વિવેક દેરાશા ગ્રંથમાં વિવેકના વિષયમાં ઠાકોરજી મહાપ્રભુજી સોરી આ વાત સમજાવી રહ્યા છે કે પ્રભુની આજ્ઞા છે એવું કેવી રીતે માનવું જોઈએ તો એ ત્યાં સુધી વેઇટ કરો આગળ નેક્સ્ટ જ ગ્રંથ જેમાં આવી જશે હા રાજા हाँ बोलो अपनी प्रौढ़ी तो दो आज्ञा को उल्लंघन कियो है તમે પશ્ચાતાપી કર્યો है તો આ પ્રવૃત્તા એટલે આ પેલી પુત્રી જીવવા થાય ને ના મોકલી એ પ્રવૃત્તા ના એટલે જ મેં કીધું કે પોતાની બુદ્ધિ વાપરીને આપણે ઠાકોરજીની આજ્ઞાઓનું એનાલિસિસ કરવા લાગીએ કે આને પાડવી કે ન પાડવી એ પ્રૌઢતા એટલે કે ત્યારે મહાપ્રભુજી પોતે નક્કી કર્યું કે પેલા મને ભાગવતજી નો ગુડાત પ્રકટ કરવાની આજ્ઞા કરી અને હવે ગોલોક પધારવાની આજ્ઞા કરી છે તો આ બંને માંથી કઈ આજ્ઞા પાડવી જોઈએ કઈ ન પાડવી જોઈએ તો ત્યાં મહાપ્રભુજી પોતે નક્કી કરી લીધું કે મારે પહેલી આજ્ઞા પાડવી જોઈએ અને આ આજ્ઞાનું પાલન ન કરવું જોઈએ તો પોતે જ એવી રીતે નિશ્ચય કેવી રીતે લઈ લીધું એ પ્રૌઢતા પોતાની બુદ્ધિ યુઝ કરીને એમ હા આંખ બંધ કરીને પાડી જ લેવી જોઈએ એમાં કોઈ વિચાર કરવાનો સ્કોપ જ નથી એમ जैसे तैसे ही अपनी सेवा के लिए प्रभु ने दे दियो दे दियो है और प्रभु में अंगीकार कियो है तथापि जो सेवा न कर दूसरे लोग की बराबरी अपन को होय दूसरे लोग की એટલે મેં એ જ વાતને કીધી કે દૂસરે લોક કી એટલે કે પ્રવાહી જીવોની જેમ એટલે કે હવે આપણા બંનેમાં ફરક શું રહ્યો એમ હા બરાબર આપણને ઠાકોરજી જે પ્રયોજનથી ઉત્પન્ન કર્યા એ પ્રયોજનનું પાલન ન કરીએ તો આપણા જીવવાનો ફાયદો શું કે આપણું પ્રકટ થવાનો ફાયદો શું એમ अजय जी राजू भाई बोलो હા आचार्य जी महाप्रभु ने जैसे भगवान की आज्ञा आज्ञा का उल्लंघन किया जैसे वैष्णव को से आचार्य जी को दृष्टांत लेके भगवान की आज्ञा का उल्लंघन नहीं करना હવે આચાર્યજી જે આજ્ઞા આપી છે તો ગ્રંથોમાં આપણી કોઈ વૈષ્ણવ વાંચતા પણ નથી હવે અત્યારના અત્યારના આચાર્યો તો આચાર્યજી કરતા મહાપુજી કરતા બી અલગ અલગ આજ્ઞાઓ આપતા હોય છે તો શું કરવું એમ કારણ કે અત્યારે લોકો અત્યારે તો વૈષ્ણવ ગુરુ ઘર જે કે છે એમ જ કરીશું આચાર્યજી આજ્ઞા સમજતા પણ નથી ને પાડવા પણ નથી માંગતા પણ એમાં આપણી જ ભૂલ છે ને જે પણ વૈષ્ણવ હોય એમાં અક્કલ હોવી જોઈએ કે મહાપ્રભુજી ની આજ્ઞા પ્રમાણે જે ગુરુ છે દીક્ષાદાતા એ આજ્ઞા આપે તો એને પાડવી જોઈએ મહાપ્રભુજી ની આજ્ઞાથી વિરુદ્ધ હોય તો ના પાડવી જોઈએ એ હાજી આ બહુ જલ્દી સંભળાય હા રાજા હા બોલો हमारे टीका पर है कि भगवान तथा भक्तन के प्रिय ऐसे श्री वल्लभाचार्य जी के चित्त के प्रति वचन है जो सुनी के भक्त निश्चितपणे को प्राप्त हो गए હા એટલે એનો મિનિંગ કેવી રીતે લેવાનો એટલે એનો મિનિંગ એ લેવાનું કે આપણને પણ જો આ જાતની મૂંઝવણ થતી હોય આ જાતની ચિંતાઓ થતી હોય તો મહાપ્રભુજીએ પોતાના અંતઃકરણને સંબોધીને જે જે આજ્ઞાઓ આપી છે એ સાંભળીને ને આપણે જો એ રીતે એ ચિત્તને પ્રતિ વચન જે છે એને સાંભળશું તો આપણને પણ એ બધી ચિંતાઓ નિવૃત્ત થઈ જશે એમ હેલો હા બોલો અહીંયા જે લખ્યું છે ને ભગવાન કો અંગીકાર નિત્ય હૈ સુ સમર્પણ આદિકન સુસિદ્ધ ભયો તો સમર્પણ આદિકનથી સિદ્ધ કેવી રીતે એમ સિદ્ધ કેવી રીતે આપણે કહીએ છીએ સમર્પણ આપણે કરીએ છીએ પણ સિદ્ધતા અને એ ખબર ના પડી સિદ્ધ એ રીતે કરીએ છીએ કે ઠાકોરજીએ તો પૃથ્વી સ્ટાર્ટ થઈ મતલબ સૃષ્ટિ ચાલુ થઈ ત્યારે દૈવી આસુરીનો અંગીકાર કર્યો છે પણ એ બીજને અંકુરિત કરવું કે સમર્પણને કે ઠાકોરજીના અંગીકારને આપણે સિદ્ધ ક્યારે કર્યું જ્યારે આપણે આત્મનિવેદન દીક્ષા લઈને ને ઠાકોરજીને સમર્પિત થયા અચ્છા એટલે આપણે સમર્પિત થયા એટલે સિદ્ધ થઈ થઈ જ ગયું એમ હા એમ અચ્છા એટલે એ પછી એટલે એના લીધે કૃતાર્થતા આવી કે આપણું સમર્પણ અંગીકાર થઈ ગયું છે હા એવું બાકી વરણ તો પેલા જ થઈ ગયું સૃષ્ટિ ના આદિમાં પણ સમર્પણ કર્યું આત્મનિવેદન કર્યું તો એનાથી વરણ સિદ્ધ થયું અચ્છા હા જી હા ઠીક છે આજનો અહીંયા રાખીએ આ વિષયમાં બીજું કઈ પૂછવું હોય તો આવતા વીકમાં પૂછજો નહીં તો વિવેક દે રાષ્ટ્ર ગ્રંથ હા